અને જો જ્ઞાન આઈ શું છે માય શું છે આઈ તો તમે પોતે છો અને માં એ બધા ભૂતો મારું આ બોડી મારું ભૂત વળી ગયું જે જે મારું કે ભૂતો મારું કે મારું કે ભૂત વગે અને ભૂત ઉપાધિ કરે આ થોડી થોડી છૂટતું નથી પછી પણ મારું કે આ બધું સત્તાધારી દૂષણ તો હશે ને જે હોય એનું દૂષણ તો હશે ને દૂષણ દાદા દૂષણ કર્યું આપે ભૂ તો કામ છે બધા બધા નથી આ તો પોતાની ખુશીઓ જોઈએ છે એટલે સારું હવે રસ્તે ચક્કર ચડાવે અને પછી ભાઈ ગુંડા થશે લાભ થાય જાય બધા પબ્લિક હવે રસ્તે ચડે એટલે ગુંડા પછી એના લાભ ઉઠાઈ જાય ડૂબી લે બાળી લે ગુંડા કરે પબ્લિક હિન્દુસ્તાન પણ નાણું એવું છે ખોટું નાણું ખોટું જૂઠું છે એ રસ્તે જ જાય તમારે નાણું સારું ખાવાય નાણું હોય ત્યાં કોઈ કોઈ જગ્યાએ મૂક્યા હોય પેઢીમાં યાદ ખાવા માટે હા આઠ હજાર ડોલર તો પછી એ પેઢી ડૂબી જાય બંધ જાય ખોટું હોય જતું જ નહીં તોફાનો થાય છે એમાંથી સત્તાધારીનો માટલો ખરો ભાઈ એમ કહું છું કે આપણું ગુજરાત વ્યાસ કુમારે જે આજે પ્રભાવ કર્યા હિન્દુસ્તાનમાં અસર કેમ ઓછી થતી જાય છે જાગ્રત પુરુષો તો એમની અસર સજા વખત ઓછી ઓછી થાય છે એટલે જાગ્રત પુરુષની સત્તા ઓછી કેમ થતી જાય છે હિન્દુસ્તાનમાં જાગૃતિ ક્યાં રહી છે જાગૃતિ એને ક્યાં પૈસા મળશે સાચો છે ખોટો એ જોવા નહીં રહેતા પૈસા ક્યાંથી ચોરી આ બરો થી ચોરી ને ભેગા કરવા એ જાગૃતિ તમે કોને પહોંચવા થોડા વખત બહુ દુઃખ પડવાના છે અને ત્યાર પછી જ તે ઓછો થઈ જશે આમાંથી દુષ્ટો દુષ્ટો નો નાશ થઈ જવાનો કેટલા કેટલા દુનિયાના દુષ્ટો ખરાબ થઈ જશે ભગવાન નાશ કરાવવા નથી કુદરત નાશ ડોમ કાંકરા બે છે ઘઉંની રજનીશ નો કેવું એમ છે રજનીશજી નું કેવું એમ છે જે હિન્દુસ્તાનમાં ધર્મ સડી કરી ગયો છે અને પશ્ચિમ માંથી અત્યારે નવા ધર્મ નો પ્રાદુર્ભાવ થશે એમ કે છે કે રજનીશજી નું કેવું એવું છે કે હિન્દુસ્તાનમાં ધર્મ સડી ગયો છે અને હવે આ પશ્ચિમ પશ્ચિમના દેશમાંથી નવો ધર્મ શરૂ થશે પશ્ચિમના દેશનો ધર્મ જ ક્યાં છે અહીં તો ધર્મ હોય નહીં અહીં તો આ તો સહજ ભાવે મનુષ્યો સારા જ હોય શું હોય સહજ ભાવે સારા જ હોય શું હોય અને ક્રોધ માન આવેલો હોય નહીં આ બાળક આપણા બાળક છે ને એ કિન્દર ગાંઠમાં છે કોઈ છોકરાને ક્રોધ માન આવેલો હોય કિન્દર ગાંઠમાં જે છોકરાને ક્રોધ માન આવેલો હોય ખરું કેમ ના હોય સમજ નથી એને એટલી સમજ નથી એટલે યાર આ અમેરિકન પીપલ ને ઇંગ્લિશ પીપલ ને સમજ જ નથી ઉતરે તો દેખાય કે આ લોકો બીજી એ લોકોનું ડેવલપમેન્ટ થયેલું બધા ડેવલપ થઈ ગયેલા છે ઝઘડો આ સાહજિક લોકો છે મનમાં વિચારો છો તમે બરોબર વિચારો છો સાહજિક ખરા એ કોઈ ધર્મ નથી મૂકી દેતા ના ભાઈ એમ મારી પાસે પણ એ બીજા બધા ધર્મો શું કહેવા માંગે છે એનું એ વિવરણ કરે છે એ પોતે કોઈ સંપ્રદાય મૂકવાની ગણતરીમાં નથી એ પોતે કોઈ સંપ્રદાય મૂકવાની ગણતરીમાં નથી પણ બીજા ધર્મો શું કહે છે એ કયા કરે છે બીજા ધર્મો ધર્મ જ નથી એમના બાળકોનો ધર્મ છે નો ધર્મ હોય તે કોલેજમાં લઈ જાય ખરો ના છોકરામાં અને તો કોલેજ ના છોકરા અને કિંદર એ બાપે કિંદે હોય ઇન્ડિયનો ને કેટલો લોભ હોય હા અને આ લોકો કેટલો રોગ હોય થાય એટલે શું જુદા અને ને છોકરાઓ થાય છે તેમને તેમના મા બાપોને પાલન પોષણ કરતા નથી એ કે છે સમજો એમ કહેવા માંગે છે કે એ લોકોને એવો મોહ નથી જે વર્ષ છોકરો છૂટો મૂકી દે અને એનું કશું ભરણ ના કરે બરોબર છે એવું જ જોઈએ એમનો ધર્મ એવો હોવો ધર્મ ના હોય આપણો ધર્મ લોભારો મારા છોકરા ગયા છોકરા તેને ગયા છોકરા છોકરા ભેગા રહે ને તો બેને બેને જીવો જીવવાનું ના ભાવે આપડે તો આ વિભક્ત વિભક્ત દાદા આ તો આઈના અમેરિકન ને આ અમેરિકનો શું કરે પચાવનો થયો હોય ને કૂતરા જેવા કૂતરા ચાટે હું જેમ કૂતરો ચાટે ને એમાં ચાટે એટલે બિચારા બાળક અવસ્થા શું છે નિર્દોષ અવસ્થા અને અને આપણા લોકો પરિપક્વ હા કેવા પાકે બધી રીતે દુઃખે પાકો છે ને પાકો હવે કોપી હવે દાદા ભાઈ કે છે કે અમે પણ અહિયાં આવીને એમના જેવા જ થઈ ગયા છે અઢાર વર્ષે અમે પણ છોકરાને કાઢી મૂકીએ જેવા તૈયાર નથી એ થોડું ઘણું થોડું ઘણું લાગે તે પણ તો મૂળ હૃદય એવા નથી દાદા પણ આજે શું કે છે કેનેડા વાળા બધા કે આ તો ન્યુયોર્કમાં દાદાના સત્સંગમાં બોલાવો પણ આટલી બધી ગરમી છે સ્વિમિંગ પુલ વાળું મકાન જોઈએ તો લો કે સ્વિમિંગ પુલ આવી ગરમીમાં અમારે શું કરવાનું છે ટોરન્ટો થી આવ્યા છે ને મોન્ટ્રીયલ થી મોન્ટ્રીયલ થી પાંચે જણ પાંચે જણા કે છે કે અહીંયા ન્યુજર્સી ન્યુયોર્કમાં બહુ જ ગરમી છે એટલે કે અમારે લોકોને શું કરો સ્વિમિંગ પુલ વાળું મોટું ઘર લો કે જેથી એ સ્વિમિંગ પુલમાં પડ્યા રે અને પછી જ્ઞાન ને ધર્મ કરે બાળક બુદ્ધિ આવી <laughs> ચાલો એ બધી આડ્યો આડ્યો પણ દાદા વધતે ઓછે અંશે અહિયાં થોડાક આવીને થોડાક તો બદલાય ને બે અંશે બે ટકા બદલાય પણ ચોખા પીવાય આ તો બાર બધો જેમ આ દૂધ ને ગરમ કરીએ ને તો ઉપર શું આવે મલઈ આવે આ બધો મલઈ મારા આવેલો ઇન્ડિયાનો મલઈ અને કચરો માલ નીચે સારો માલ છે બેસ્ટ છે તે અહીં આવ્યો નથી આવે નહીં સદન બેસ્ટ માલ છે તે આવે જયંતિભાઈ પૂછે છે કે આપણો વ્યૂ પોઈન્ટ કેવો હોવો જોઈએ અઢાર વર્ષે છોકરાને જતા દેવા દેવો જોઈએ કે રાખવો જોઈએ હાથે આપણે બને આપણે જ્ઞાન આપી દીધું હોય તેને તો શું બને છે એ જુદો થવા પડતો હોય તો આપણે હજી જેવું ભેગો રાખે છે મલિક વધારે છે નહીં એટલે આપણે વ્યવસ્થા કરવી એ બાબતમાં બરોબર પ્રેમ ભાવ રહ્યો પ્રેમ ભાવ રહે કારણ કે ગુરુ વાળો ગુરુ આવી ગયા એટલે હવે કઈ વસ્તુ આવી ની તો જ જરૂર પડે એટલે હોકા હોય એનો અર્થ તોફાન છે એટલે આપણે મેરેજ થતું ઠીક છે ના થતું એ ભલે રહ્યું મંદિરમાં દર્શન કરવા હોય સવાલ કોનો જે મંત્ર બોલતા આવતા હોય મહાવીર ભગવાન હોય તો એ કરવા હોય તો આ નૌકાર મંત્ર બોલી અને પછી દર્શન કરવા નમો હરિહન તારણ બરોબર નૌકાર મંત્ર બોલી અને નમો હરિહન તારણ કરી એનું બોલો નથી કરવું અને છતાંય અહીં વાસુદેવ ભગવાન નું હોય મંદિર કૃષ્ણ તો નમો ભગવતે વાસુદેવ દેવનું હોય નમસ્તે એક મંત્ર બોલી કરવો એ બધી વાઇલ્ડ ચીજો છે શું છે આપડે વાઇલ્ડ સભ્ય જ્યાં જ્ઞાન ના હોય તે ગમે તે કરે શું જ્ઞાન હોય ને પોતાને શાંતિ જેવી જેવી મળતી હોય અંદરથી પછી આ લાઈન કેમ કોણ કરે વ્યસન પણ ના આવવું એ વ્યસન ક્યાં આવતી કશામાં સુખ ના આવતું વ્યસન ધીમે ધીમે આપણે નક્કી કરીએ ને નીકળી જાય મુસલમાન એક ફોટો પડ્યો ને જગ્યા કાપી નાખે ખરો આપણને એક તો ભ્રાંતિ વાળા પછી પછી ચડી ચડી નક્કી કરો દાદા વિધિ કરી આવે છે શું ના વાંચો ભાઈ ઓછું કરી નાખવાનું પાંચ આજ્ઞા વળે ને જશે તેમાં દેશે इधर ને અમુક વસ્તુ જોઈતી હોય અહીંના પ્રમાણે કે જે આપણને અનુકૂળ ના હોય ને આપણે ના પાડતા હોઈએ અમુક ટાઈપ ના ડ્રેસીસ એમને ગમતા હોય કે જે આપણને ના ગમતા હોય અથવા તો એ યોગ્ય ના હોય અને એ લોકોને એ જ જોતા હોય તો આપણે એમની ઈચ્છાને રૂંધીએ છીએ તો એ બધું કેવી રીતે કેવી રીતના એ થાય સમય ઓળખીને આપણે કામ લેવું જોઈએ આપણા વિચારો કઈ કયા સમય ના છે આજનો સમય શું છે સમય અનુચિત શું છે સમય ઉચિત શું છે જોવું પડે આ સમયમાં કેવા છોકરાઓ બધું પહેરે છે અને કેવું કરે છે દાદા દાદા એવું કે છે કે કયું ના માનતા હોય એવું કે છે કે પણ છોકરા કયું ના માને ને તો પછી શું કરવું મા બાપ નું મા બાપ થતું ના આવડે કયું ના માને મા બાપ થતા મા બાપ કેવી રીતે થવું એ નોકર હાથે તો ના આવે નોકર ચડી બેઠો હોય તો મા બાપ થતો ના આવે છોકરો ચડી દે છતાં જ્ઞાન લીધા પછી પરત ફરી રાગે પાડી શકાય કારણ પ્રેમ થી રાગે પાડી શકાય હા અમે પેલા એમ લખ્યું છે ને પેલા તમારા તમારા સનાતન સુખમાં કે છોકરાને છે ધીપ ધીપ મારવા મારવા કરવા ના હોય રેલવે માં ગ્લાસ મૂકવાનો ઉપર લખેલો ગ્લાસ ઇઝ કેર એવું છોકરા ગ્લાસ ઇઝ કેર ની પેલા હાથ પડે છોકરા સાથે બહુ બીજું કશું કામ જ ના કરવું હોય ને રમવા જવું હોય છોકરાને અને સ્કૂલમાં કઈ સારું કામ ના કરતા સ્કૂલની અંદર સ્ટડી તો હવે એને લડીએ તો બી એને ખોટું લાગે છે તો એનું શું કરવાનું છોકરા સ્કૂલમાં ભણતા ના હોય તો આપણે એને વળીએ તો એમને ખોટું લાગે તો શું કરવું નહીં નહીં બીજે રસ્તે કયા રસ્તે આપણે કામ લઈએ કામ કરતા થાય એકલા વળવાથી તો રમવું જોઈએ એટલે મા બાપ ને એમ કે આટલા મોટા છોકરા થાય અને કશું અડતા નથી ઘરમાં તો કેવું તો પડે ને કહીએ એટલે એમને ખરાબ લાગે ના પણ કહેવાનું કહેવાનું કહેવાનું હોય જો સારા સાચા પ્રેમથી કહીએ તો છોકરા ધીમે ધીમે પ્રેમથી બંધાઈ જાય પૂરેપૂરી ખાતરી જોઈતી હોય ને છોકરાઓના સંસ્કાર છોકરાઓના સંસ્કારની પૂરેપૂરી ખાતરી જોઈતી હોય એટલે એના કરતા વધારે ખાતરી આપ તો આપણા ઇન્ડિયામાં જ વધારે સારું છે અહીંયા શું થાય છે કે સ્કૂલોમાં જાય અને બધું અહીંની રીતે બધા હું પાંચ પંચ્યાસી સવારે કીર્તિશાને ચાલો રાખી ચાલો આવી જાવ ભગવાન ની કૃપા થી સારું છે અત્યાર સુધી કઈ નવનીત નવનીતભાઈ અપમાન કરે તો ફાયદો થાય ખરો તમારું કોઈ અપમાન કરે તો તમે ના કરો કોઈ તો કરશે તમારું તમને કઈ થાય ખરું તમને અસર થાય અપમાન ગમે છે ખરું વેલ ગમે નહીં પણ પછી ગમ ખાઈને બેસી રહીએ પછી ગમ ખાઈને બેસી રહીએ ગમે નહીં ગમ ખરી જઈએ એ ક્યાંથી આવે ગમ છોકરા પાંચ હજાર ડોલર હાથમાંથી નહીં ઘૂંટાઈ જાય તો શું કરો ભગવાન આપણું સારું જ કર્યું આવી નહીં પહે છે આવી નહીં પહે તારી પહેરી આવી જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ પહેરી સ્વભાવ જેવો મારે બહુ મોટી ભૂલ દંડ જ કરી હતા શું કર્યું રસ્તો સહેલો નહીં ને રસ્તો ઉપર દેખાડ ના ના બધે હવે અહંકાર બે ફમમાં બે ફમમાં જોયું મેં બેતાલીસ સાલમાં લાખો કોર્પોરેશન શું થાય એટલે આ રસ્તે નહીં જાય આપણે રસ્તે આ રસ્તે થોડા ગયા નહીં ઘણા બધા ગયા હા અમે એક પૈસો લેતા નથી હું મારા ના કપડા પહેરું તમે સમજ ને આ દેહનો હું માલિક નથી છવ્વીસ વર્ષથી આ દેહનો હું માલિક નથી આ વાણી નો માલિક નથી હવે તમને જયારે કઈ ખાતરી થાય મારી પર વિશ્વાસ બે એટલે હું તમને કહું ભાઈ અમુક જગ્યાએ તમે પૈસા ના આપો તો તમારા રાહ વપરાશે તમને મારી પર થોડી ખાતરી દે એટલે હું તમને કહું તો તમે નાખો તો વાંધો ખરો બીજો કયો ખાતરીદાર કહેનાર હોવો જોઈએ ખાતરી વાળા જેનું કમિશન ના હોય છે એક પાય એમાં કમિશન ના હોય એ ખાતરી શું એવું અમને દેખાડ ના મળ્યા નહીં અમને જમન તો મશીન લાગ્યા એટલે રસ્તો બતાવતા રહેજો રસ્તો બતાવતા રહેજો રસ્તો બતાવ્યો હા જયંતિભાઈ ના ભાઈ જયંતિભાઈ ઓળખો છો હોય જો કમિશન હોય તો ખોટે રસ્તે નાળું જાય છે ચોક્કસ કઈ પણ કમિશન છે તો ખોટે હજુ તો આ સંઘ નો ચાર અણા વપરાયા નથી કોઈ કારકુન કે એને ખાતે બધા પોતે જ કામ ઘરના પૈસાથી કરી લે કરે એવો અસંગ પવિત્ર સંઘ તમે સમજ પડે ને એટલે સારો રસ્તો આ છે જાય નાખો નાખજો હોય તો ના હોય તો નાખજો નહીં શું કહ્યું તારા જયંતિ કે હું ફરી નાખું દાદા હું કોઈ ના બાજુ તારો ધંધો કયા ગયા એક ના કહેવાય શું કહ્યું ઉતારો ધંધો કર્યા અહીં વજન દસ રતલ ઉચકાતું હોય તો આઠ રતલ ઉચકો અઢાર રતલ ના ઉચકો શું કહું દુઃખી થવા માટે નથી કરવાનું પણ સરપ્લસ નાણું હવે રસ્તે ન જાય એટલા માટે રસ્તો દેખાડીએ શું કહ્યું તેથી શ્રીમદ કહ્યું કે જ્ઞાની પુરુષ ની તન મન ધનથી સેવા કરી સર કોઈ પૂછ્યું સાહેબ ધન તો જ્ઞાની પુરુષ લે નહીં તકે ધન લે નહીં પણ તમારા લોભની ગાંઠ તોડી આવશે કોણ કે અને લોભની ગાંઠ તૂટે નહીં તો મોક્ષે જાય નહીં લોભમાં લોભમાં ચિત રહ્યા કરે ભૂમા કરે એટલે લોભની ગાંઠ તૂટી કે તમે શું કરે એટલે જ્ઞાની પુરુષ દેખાડ છે કે હું ગયા તમે નાખજો તમારે કજુ ઉપાય એ પ્રમાણે સ્થિતિ હોય એ પ્રમાણે વધારે નહીં શું પણ ઊંધે રસ્તે જાય તેના કરતા સારા રસ્તે જાય એવું જ છે તમને ગમી વાત કોને કહેવાય તો તમને તમે આપો અને કાલે ચિંતા થાય એવું થાય એવું ના હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની એવું લાગે તો કામ કરું જો કે આ કામ તો કરશો તમારે ઉપાધિ નહીં જોવી પડે એ તો જોઈ જ ના પડે આ કામ તો એની મેરેજ પૂરી જાય આ તે એમને છતાં મારે તમને ચેતવણી આપવી જોઈએ મારે સારું અમર છે કેવું છે કે વાંધું કરજો વાંધું કરજો હું શું આ કહું છું હું તો તમારા હિતના માટે કેતું છું કે ગયા અવતાર જો તમે આપ્યું હતું તેથી જયંતિબેન જયંતભાઈને મળે છે અત્યારે અને અત્યારે આપશે તો ફ્રી મળશે આ તો તમારું જ ઓર્ડર છે હું મારે કશું લેવાય દેવાય નથી તમે હારી દેવાય નખાવડો છે એટલું જ છે ગયા અવતાર આપ્યું હતું આ અવતાર લઈએ છીએ કંઈ બધા બધા અક્કલ નથી થાય અક્કલ નહીં આપ્યા ઉપરથી છે તમારું બેંકમાં ઓવરડ્રાફ્ટ ગાઈડ કર્યો છે તમારા હાથમાં ચેક આવ્યો છે એટલે બુદ્ધિ હારી અને પાછું ફરી ફરી જોઈન જાય બધું સમજો ને બીજું કઈ પૂછવાનું પૂછજો બધું તમારે બધા ખુલાસા થાય કોઈ ઘર અશાંતિ થઈ જાય ને થાય છે શાંતિ એક તો તમારે કહે શાંતિ મને કરી શું કરવું કે છે મેં થોડી નામ પાડે શાંતિ એટલે બધું વાત કે ગોટાળા વાળા કરવા છે શાંતિ જોઈએ આખો દારૂ પાડોશી એમાં એવું છે ને કોને નિંદા કરે નિંદા નિંદા કરે આખું નિંદા બધું શાંતિ કોને કેવી શાંતિ કોને કેવી શાંતિ તો ટેન્શન ના થાય તારે ટેન્શન ના થાય અને કદી કાઢી આવે ને તો બૂમ ના પાડવાનું મન થાય બૂમ પાડવાનું મન ના થાય તારે બધું શાંતિ કરી ખારી આવી કૂદ્યો કઢી કઢી એને મૂર્ખ બનાવવા છે એટલે હું કઢી તને મૂર્ખ બનાવે તો વિચાર નહીં આવતો કઢી ધરું જ જાય કાર્ય આવી ને ધરું જ આમ એટલે એવું હતું કડું ખાવું આવે મેં આમ કા કરે કડું દીધું નથી ગયો કોણ રહી અમારે ત્યાં કડી ખાય થઈ નહીં તો પછી મેં પેલા હીરાબાદ દેખાવા માંડી રેડી તો હીરાબાદ કે એમના મનમાં ખરાબ લાગશે એટલે આ પાછા મારી પાછળ જવાનું છે ને ત્યાં મેં પાણી દીધું તેમને જોઈ લીધું મને કંઈક પાણી જ કરી મારે આવું કરી ગયા તમે ઉપર પાણી ના રહ્યો છું ત્યાં પર મૂકી પાણી રેડી ના રહે અમે નીચે રેડીએ હા પણ ચાલીસ વર્ષથી મતભેદ નહીં થયા હીરાબાઈ ભાગીદાર ને રાખી લીધી બધા બધું સાક્ષાત પરમાણુ જાણવાનું જિજ્ઞાસા ના પ્રશ્નો કોથળા એટલે સકલ ભાભી શું કહ્યું તાર ભાભી ફરી આના ગરીબ કે હોય તો માગે એવા છે મતભેદ હોય તો હાથ જોઈએ એવું કે હા મતભેદ હોય તો પણ એ મતભેદ મતભેદ ના કહેવાય <laughs> એ મતભેદ આપણે હિન્દુ સંસ્કાર એવા છે કે મતભેદ હોય તો એ જ માને એ મતભેદ ના કહેવાય એ મતભેદ ના પ્રેમ ના એ તો એક જાતના ખૂબ નથી કહેવાય ખૂબ નથી કરે ખૂબ નથી કહેવાય <laughs> ખરેખર શું છો ખરેખર નવનીતભાઈ છું ખરેખર નામ પ્રમાણે નવનીતભાઈ છું તમારું નામ નવનીતભાઈ નહીં તમે કહો માય રે નવનીતભાઈ તેરી માય કહેનાર આય કોણ શું તમે નિર્ણય થઈને માય કે આય કોણ માય ને નવનીતભાઈ તો સુઈ જાય છે નવનીત ભાઈ હું તો ખરેખર આત્મા જ છું ખરેખર હું આત્મા જ છું ખરેખર તું આત્મા છું નવનીતભાઈ ની નોકરી થાય વડે છે ત્યારે તમને દુઃખ નહીં થતું અને આત્મા દુઃખ ના થાય જો આત્મા દુઃખ ના થાય એટલે આત્મા થઈ જવું નહીં થઈ જવું આત્મા થઈને આત્મા શું એવું બોલો આત્મા એકરો થઈ નથી આત્મા શું એવું બોલો શું જવું એમને આત્મા બોલીએ દાડો રહ્યો ને રેલવેમાં છે તે રેલવે પેલું ક્યાંય મારે એવી પત્તર જોઈ તમારા હકીકત by relative view point Rasikbhai by real view હા તો ખરી રીતે તમે સિદ્ધાર્થમાં છો રિલેટિવ વ્યૂ એવી રીતે ભાઈને નવનીતની પણ સમજવું પડશે નહીં સમજવું પડે સમજવું જ પડે તો આજે સમજાય જશે આજ કામ નીકળી જાય પ્લેન બદલી રાખજો નહીં તો તબિયત બગડી હોય શું કરીએ તબિયત બગડે તો ડોક્ટર ને ત્યાં ફરી ફરી આ જોગ નહીં દેવો અને બધું રીતે હેલ્પ થશે હેલ્પફુલ થશે રસિક બી તેડી લાયા છે મારે કહેવું પડે પેલા પ્રવીણ કરોડો અવતારે પ્રાપ્તિ ના થાય ચીજ પ્રાપ્ત થયા ત્યાર પછી હજુ નહીં ત્યારે સારું પણ પુણ્ય નો પુણ્ય કાપી પરમીને એટલે શું વિનય એટલે કોઈને દુઃખ ન થાય એ રીતે વ્યવહારમાં વર્તવું શું કરું વિનય એટલે વિનય એટલે કોઈને દુઃખ ન થાય એવી રીતે વ્યવહારમાં વર્તવું આપણે શું અને પરમ વિનય તો કોઈ દુઃખ કરે તો એના પર પ્રેમ કરવો દુઃખ કરો તો પરમ વિનય એનાથી પરમ વિનયથી મોક્ષ કોઈ પ્રશ્ન પૂછે કે દુઃખ કરે તો એમ કરે લોકો દુઃખ કર્યા કરે ના કરતા એ લિમિટેડ છે એક ફિલ્મ થઈ ગયેલી છે એનું વાંધો કરતા છે ને તમારે ડિસિઝન જ લેવાની છે શું કરે ફિલ્મ થઈ ગયેલી છે તમે કહો કે કોઈ પણ જાતનો દુઃખ રહે છે તમે હું એને એ કહી લઈશ હિંમત તમારે કહેવાની હિંમત જોઈએ નહીં તો ભોગવે છૂટકો માર કરે ભોગવે તો છૂટકો તો રાજુ જીગુજી કેમ ના કરે ફોરમ બી નહીં મરે એવું આપડે તો એવા હોય ને દાદાજી યાદ જો મને વાઈ થઈ મારી બે ધોલો મારી જો કચો સંતા રાખી સંભાવ નિકાલ સંભાવ કારણ કે એ જોડું રહ્યું નહીં તો ડિવોર્સ શું કરું હવે થોડા પંદર આગળ પડી જશે જે કઈ કાયમ હોય ને એના અમુક જ લિમિટેડ હોય છે ટાઈમ ટાઈમનો લિમિટ હોય છે પણ એ જ ભક્તિ કરતી થઈ જાય તમારે રાહ જોવાની જરૂર ભક્તિ કરતી ભાઈ ક્યારે માંથી થાય કે એ કરનાર ઉદય આપણા એટલે ઉદય કરનાર આપણા ઉદય